બધા બહુ છે ઘણા છે એમ કે હોય કેટલા પણ કેટલા મૂળ કેટલા કેટલા એક જ હોવા જોઈએ એક કેમ હોય એક હોય તો આપણું તો રાત ચલાવવું એનો બાપ કોણ તો પછી એક હોય તો બાપ કોણ કોઈ બી બધર એવું માને કે ભગવાન એક જ હોય ક્રિશ્ચન એવું માને છે બીજા બધા એવું માને અને આપણે હિન્દુ ધર્મ માં તો કેટલા બધા ભગવાન છે ના ને બધે ક્રિશ્ચન નું બધું એવું જ છે ત્યાં ભગવાન જ ક્યાં માને છે ભગવાન અમે તો છે જ ક્યાં છે ભગવાન નો છોકરો જ ક્રાઇસ્ટ છે ભગવાન તો કેવું ને પણ તારે થયું તો થઈ શકું છું આ વિધાઉટ માય વિધાઉટ મમતા બધી જરૂર છે તે ભગવાન લાખો માં ગુણ આપીએ લાખો રૂપિયા આપીએ સ્ત્રીઓ હોય પુરુષ હોય કઈ કઈ ચીજ જોઈતી હોય તો કરતું માન કીર્તિ ના જોયું કશું જ જોઈતી ના ભગવાન થઈ જાય ક્રાઇસ્ટ ભગવાન નો છોકરો હતો ભગવાન ક્યાં એટલે આપણા લોકો જીસસ ક્રાઇસ્ટ ને માને માને જયારે સાવચેત ના ને અત્યારે લોકો ગમે તેને પથરો હોય ને તે જ મનમાં શ્રદ્ધા દે પછી પૂજા કરીએ લાલચુ લોકો શું કરવું બધા બાપે આ બીજા બારમાં ના કરે તો ઊંડી રાખે બે પોતા ખુલાસો થાય છે તારું મમતા જે રચતું ભગવાન છે આ મમતા જે માં ભગવાન એક હોય નહીં એક હોય તો એનો બાપ ક્યાં ગયો મા ક્યાં ગયું અમુક હોય તો વાત કરી થાય અમન ભેડ કઈ ભેડ કઈ નહીં કૃષ્ણ ભગવાન છોડાઈ ગયા છે ને ભગવાન ક્યાં છે કોને બનાવી લાગે ભગવાન એટલા બધા પાછા ભાગીદારો ખરા પાસે શું એટલે શું કરો એટલે શું કહ્યું પાછા ભાગીદારો બધા ભાગીદારો ભેગા થઈ કંપની કાઢી સ્ટાર્ટિંગમાં તો ભગવાન એકલા જ હતા પણ એમની પાસે જે પાવર હતો એનાથી કર્યું એમ ભગવાન એકલા જ ક્યાં એકલા હતા થાય ને શરૂઆત હતી જ નહીં આ તમે લોકોની વાતો બધી એટલે આ બધું ઇવોલ્યુશન પ્રોસેસ થી થયું છે એમ કે છે ઇવોલ્યુશન થી થયેલું છે આ બધું એમ પૂછે છે ઇવોલ્યુશન દેખાય છે બાકી ઇવોલ્યુશન નથી કોને સમજાય છે આ જગત ને સમજાવી ગયેલું છે તો ખરેખર ખરેખર રિયાલિટી જીવી ગયેલું છે નહીં આ સૂર્ય સૂર્ય લોકો તાપ આપે છે કે અજવાળે છે બીજી તો ઉચ્ચ એટલે બિગિનિંગ તો હોવું જ જોઈએ તો જ એન્ડ આવે ને બિગિનિંગ તો હોવું જોઈએ ને તો જ એન્ડ આવે ને હા તો એન્ડ આવે તો આ જગત એન્ડ આવ્યું નથી જગત beginningless no beginning no end This is પરંતુ ન બોલવું ન ટીચરને પૂછ્યું કે અમારા ક્રાઇસ્ટ કે છે ગોડ ઇઝ ગ્રેટર માનીએ છીએ ગ્રેટ એ વાત ખોટી છે તો અમને ખોટી નથી God is greater God is created by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. તો ક્રિશ્ચિયન ક્રિશ્ચિયનમાં ક્રિએટર છે પાપામાં ક્રિએટર નથી By their viewpoint. by બધા જ ધર્મોમાં by viewpoint God is creator એમ કહી જતા Not by fact. Not by fact. Not by fact માન્ય by fact to hold is the puzzle itself. Itself, Vignan Subhuthuri. Hmm. Only scientific circumstantial evidence. પછી એ પૂછવામાં આવે ભગવાન છે કે નહીં ભગવાન ના હતા તારી બધી આ વ્યવહાર ન હોવા દે તો જળ જળ શું કરે વ્યવહાર આ બધા આનંદ લાગણીઓ જ્ઞાન બાદ પ્રકાશ પ્રકાશ બધું ભગવાનની છે આ પ્રકાર બધા નથી આ દ્વારા અજળ જ્ઞાન અજાયું છે જ્યોતિ જીવી જતી ભગવાન ક્યાં રહે છે તમે શું લાગે કશું વિચાર નથી તમે બાપે રહેતો નથી કોઈ <laughs> ઉપર તો ખાલી આકાશ છે હું બધે જીવાયો તમે હારી વધારે ભગવાન તો મરી ગયા પછી કોઈ રહેતું નથી ખાલી ગાડીલામાં હારો હતો ને કોઈ રહેતું નથી લોકો વિચાર જ્યાં સમજાવે સાચી વાત સમજાય નહીં તો પછી ભય છૂટી જાય મને કહે સરનામું જાણો છો ભગવાનનું એડ્રેસ લખી લે તું લખ્યું God in every creature whether visible or invisible ભગવાન સરનામું હવે જે ભગવાન ક્રિએટિવ અંદર છે ત્યાં અલગ પર રહ્યા છે એટલે આવરણ સહિત આવરણ સુધી જાય એટલે મમતા છૂટી જાય ને આવરણ છૂટી જાય ભગવાન શું નામ છે તારું શીલા શીલા ખરેખર શીલા છે હે સિલેક્ટર નામ છે કેવું મને ઓળખવા માટે છે હા તો પણ સિલા તું આવ્યું મને ખબર નથી મારે મારી જાતને ઓળખવી જોઈએ જ્ઞાન અમે આપીએ છીએ રિયલાઇઝ કરી આપીએ તું છે થોડી ગામ છે તારું ગામ છે દેશમાં કંટાળ કરી છોકરી વાંચી ગઈ હવે હું કહું છું કોણ પણ ધક્કો મારો કેમ આવે છે તમ તમ તો કોઈ ગુસ્સો કરતું છે હરણ કરતું હોય absolutamente ancestral tem ótimo, né? Não o é é é né? Um pouco de... Mozart, Mozart. Mozart Sandor. क्या ना não रहा por सर પછી કંટાળા જાય ને કોઈને હોવા નહીં છે મારે કંટાળા આવતો ને તમે પથ્થર નથી વાગે પથ્થર તો વાગે એટલે આપણને તાવ આપે બોલે હોય મળે બોલે છે ત્યાં બી આપણે બોલતો તેને શું કરીએ પણ અસર થઈ જાય શું થઈ જાય તને મને કેમ કહ્યું એમ થઈ જાય મેં શું કર્યું કે મને એવું કેમ થઈ જાય એવું તમે ભૂલ થયેલું હતું તમે કે ક્યાં હતી ક્યાં હતી તો શું કહ્યું ભગવાન પાસે ભગવાન મારા શબ્દ કહી ચોખા ખરાબ થઈ ગયો છે મને ખબર હતી પણ અહીં નથી ગુજરાતી પુસ્તક વાંચી ગયું હમણાં કેટલા લોકો ગુજરાતી શીખવાની શરૂઆત કરી નાની પુરુષ હતા ગુજરાતી પેલા વધી ગયેલો પછી પેલા પહેલું કર્યું ભગવાન તમે છો એટલે તમે છો ના એવું નથી આ તારી ગુણ આ બધા કાચી આવ્યા નમસ્કાર કરવા ગયા નથી તમે અંદાજી બધા બધા ભોળા છે ભોળા માણસ ગયા કરે બહુ ભણેલા છે બધા Mm-hmm. આ દેખાય છે દાદા ભગવાન હા દાદા ભગવાન દેખાય એવું નમસ્કાર રોજનું દાદા ભગવાન તો એ કોણ છે દાદા એમ કે નહીં પ્રગટ થઈ ગયા છે આમ કઈ નમસ્કાર કરશે દાદા ભગવાન છે હું નાની પુરુષ છું મારા ત્રણસો ને સત્તર ડિગ્રી છે અને એ ભગવાન ત્રણસો સાઠ ડિગ્રીના છે તો હું મારે શા નમસ્કાર કરવા મારા ચાર ડિગ્રી ખૂટે છે તારે બે ત્રણ તો ખૂટતી છે દાદા કે શું બે ત્રણ તો ખૂટતી છે પૂર્ણ થવા માટે ત્રણસો સાઠ ડિગ્રી લોટ એમ કે નથી અમારે ચાર ઉમેરવા હરિદા બોલું છું આ બધા ઉમેરવા હરિ બોલો છું એમ કે તમને કઈ રીતે ખબર પડે કે તમે આ ડિગ્રી ઉપર આવેલા છો એમ કે તમને કેવી રીતે ખબર પડે કે આટલા સ્ટેજ પર તમે આવી ગયા છો તમને કેવી રીતે ખબર પડે કે તમે આટલી ડિગ્રી ધારણ કરો છો મને કોઈ છવ્વીસ વર્ષથી ટેન્શન નથી ટેન્શન દોરી છે કે કાયમ છે છવ્વીસ આ શરીરનો માલિક મજૂરો છે not the owner of this body not the owner of the speech not the owner of mind હું તને સમજ તારે તારે મેં વધારે કશું ડિગ્રી સમજી કેટલા હારે બોલો બોલો આ બધા કાંઠાની એટલી કાંઠી ના બધા કાંઠા ભોળા થઈ જાય બોલવું પડે હજુ આપણે ગુજરાતી એને બરોબર મેળ નથી પડતો એ ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ ભગવાન કહેતા ના કહ્યું નથી ભગવાન લઈ દેશ ને આપણે લોકો મૂર્ખા લોકો આવું કરે છે ભગવાન જવાબદારી આવશે ને એનો જન્મ ઇંગ્લેન્ડ માં થયો એટલે બાર ને બાર જ છે જન્મેલી આ લોકો પરિવાર બહુ હોય કારણ કે એમની બુદ્ધિ કેવી હોય બુદ્ધિ એક જ વસ્તુ આ કરવાનું એટલે કરવાનું બીજું નહીં બરાબર અહીંયા આપણે તો મકાનનું કામ તો કરવાનું છે પણ આપણે નફો લેવાનો છે એમાંથી નફો કાઢવાનો છે બરાબર એ આપણે રોજનો લોજનો ચીજ હોય મકાનમાં ના હોય એ મકાન બાંધણ રાખ્યું હોય મકાનમાં ચીજ ના હોય રોજના લોજમાં ચીજ હોય વેરી પ્રોફિટ તો લોસ એ જ જોવા એમની બુદ્ધિ કહે છે ને લોસ કેમ કરવું સારું કરવું કેમ કરવું વ્યાપે બુદ્ધિ કેવી હોય વર્ક એટલે વર્ક ને પ્લે હોય પ્લે અને ઉમર બુદ્ધિ તો વર્કમાં છે તો પ્લે આવે પ્લે માં વર્ક આવે work while you work must play while you play. તમને વિચાર આવે બીજું પરણાવ તો ક્યાં છે તો તે એના જન્મ પેલા વિચારતો હતો કોણ આવશે નહીં નહીં નહીં ને સારા માણસ ખબર વિચારવા જેવું નહીં શું આવ્યું પછી કહેવાય દાદા ભગવાન બોલા પછી આ કશી ઉપાધિ હોય જ નહીં જૂની ઉપાધિ આવે જ ક્રમ ક્રમ પ્રમાણે થયા કરે બધું શું કહેવાય લવણ આત્માની વાત કરો આત્માની વાતમાં જો આખો એ વિચાર આવે તો એને કહી દેવું વ્યવસ્થિત હિસાબ છે જ છે બાકી જે બુદ્ધિ વાપરી એમાં શું કરીશું આ ગામ સારું પેલું ગામ સારું શું હારી લીટી હારી ગાડી હારી પાથરી હારી બઉ પાતળી દયા તો જન્મત બની જે જાય બહુ જાડી કામ નહીં આવે તો દયા ના પડે કરુણા એ વિચાર કરી તમે કઈ તરફ વિચાર કરી ખબર ના ના સમીર કોઈ વિચાર ના એ થઈ જાય વિચાર પણ દાદા આજકાલ તો એમ કે છોકરાઓનો વિચાર કરે પણ મા બાપનો વિચાર પેલા કરવાનો હોય ને તો છોકરાઓ તો વિચાર નહીં કરે પણ મા બાપનો જરા વિચાર કરવાનો હોય ને વિચાર ના કરે તો ગુનો છે બહુ વિચાર કરતો ગુનો છે વિચાર જે આવ્યો હું જોયા તો એને છૂટકો જેવું નથી મિશ્ર મિશ્ર મિશ્ર શસ્ત્ર તમારે કામ છે પતાવી પતી જાય <laughs> બીજું પોતાનું <laughs> અને એ કામ પૂરું કર્યા પછી પાછું શું થશે બીજા કામ પછી મેં બીજું દેખાશે એક બાબત જોઈને પછી ત્યાં રહે ત્યાં રહીશું પછી બાબાને મોટા કરવા જશે ને જેવા પછી તમે વિચાર <laughs> અને પાસ જ્ઞાન જગત ચાલે છે એમ ન ચાલે જ્ઞાન જગત ચાલે ધર્માન પૂછે છે કે આપણે ડખો કરીએ તો કેવી રીતે ડખો કરીએ આ ડખો જ ગયો બધો આ જ ડખો નહીં વાત કરી એવું કરવાનું વિચાર્યું બરાબર આજે બિયર શું કરીશું હતા વિચાર જ્યારે કરીએ શું થાય બરાબર શું કરીશું વિચાર અત્યારે કરીએ શું થાય એવું તો ના જય પૂછે છે કે આત્મા એક છે અને અનેક એ માટે જરા સમજાવો દાદા અવાજ અવાજ વીસ કલાક લાગે બરાબર પકડી જાય શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરી વૈશાલી કમા ચાલો દાદા એટલે આવી ગયા અત્યારે સો હોય ગયા તમે પચાસ ના એટલે બાબા ભગવાન બાબા ભગવાન બાબા ભગવાન પર આવેલા નહીં તમે દાદા ના કોનો ગુરુ છે કોનો ગુરુ એટલે બહુ અવાજ નીકળતા તમે Thank you. દાદા દાદા વિચાર કરે ભાઈ હતો જગતગુરુ જશે બધું તો દાદા સંભાળી દઈશું તમે જો દાદા સંભાળશો પોતા તમે છોડી દે એટલે ભગવાન સંભાળી જાય છે શું કહ્યું મારે પણ છે કોઈ કોણ ધર્મ છોકરા પોતા પણ થઈ ગયો માતા ભૂંગાય પોતા પણ ના આમ કઈ તું કરી સાદો દાખલો નહીં આજ વર્તમાન નું એકદમ બધું સગુણ માજુ છે હા દીકરો કોઈ બહુ શીખ છે જવાન છે એ ત્યાં છે તમારે શું કેટલું વિચાર્યું શું શું વિચાર્યું આપડે એમને સારું થઈ જાય પછી એનું બગડતું જતું હોય શું વિચારવું એને શુદ્ધાત્માને નમસ્કાર કરવાના સલાહ મોટો ડાક્ટર બોલે વખત મરી જાય શું થાય ભણું થાય એ નહીં થવાનું દાખલો હતો બાર કલાક રહ્યા છે તો આપણે મને માની લેવું બાપ શું કે એમના બાપ શું કહ્યું ખોટા ખોટા બોલતું હોય તેના બદલા ઉગે બોમ્બે હોસ્પિટલ નું પેલો કનૈયો હતો બધું ગંભીર માણસ સાંભળ્યું બધું તો કનૈયો આવ્યો કોઈ પાટલું દાદાજી મારા સાસુ દાદા હજી પણ રજા આપી દીધી છે તો અમે અમદાવાદ લઈ જઈએ છીએ જરાક દસ મિનિટ દર્શન આપો તો બહુ સારું જાય શું થયું છે ત્યારે થયું કે બહુ સારી રીતે બહુ વેદના છે તારે તો ડાક્ટરો કસાય બચ્ચેની માટે બે દાડા છે માટે તમે લઈ ઉઠાઈ જવા